એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ કોવાયામાં બેઠા બેઠા એન્જલ બેન વાર્તા સાંભળે છે રાજુલામાં ભુવનેશ્વરી સાંભળે છે ઓહો હો હો હો હો અને ચલાલામાં બીજા એક એન્જલ બેન છે વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા બાલ દોસ્તો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો આમ સુરતમાં દૂર દૂર ધાર્મિક અને ધૈર્ય વાર્તા સાંભળે છે રામભાઈ અમદાવાદમાં બેઠા બેઠા વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહું એ વાર્તાનું નામ છે રાણીની સૌથી વાલી ચીજ ધ્યાનથી સાંભળજો એક હતો રાજા એની રાણી સાથે ખૂબ પ્રેમથી રહ્યો એકવાર કોઈક કારણે રાણી ઉપર ખીજાયો ને કે એ રાણી તમે તમારા મા બાપના ઘરે આજે ને આજે જતા રહો આજે ને આજે આ સાંભળીને રાણી તો ખૂબ દુઃખી થઈને રડવા લાગ્યા અને એ તો કે આવું ના કહો આવું ના કહો હું નહીં જાઉં પણ રાજા તો મક્કમ રહ્યા એ કે આજે નહીં તો કાલે જજો અને જુઓ તમારી કોઈ વાલી ચીજ સાથે લઈને જજો પણ કાલે તો તમારે આ મહેલ છોડીને જતા જ રહેવું પડશે આ મારો હુકમ છે આટલું કહીને રાજા તો દરબારમાં જતા રહ્યા તે છેક રાત્રે સુવા આવ્યા રાત પડી ત્યારે રાણીએ એમના માટે દૂધ તૈયાર રાખ્યું હતું હો કેસર ને બદામ ને બધું નાખીને રાજાએ તે પીધું અને પછી ઊંઘી ગયા સવારે જ્યારે રાજા જાગ્યા ત્યારે રાણીના પિતાનો મેલ બાજુમાં બેઠેલા રાણી રાજાએ પૂછ્યું આ શું હું અહીંયા ક્યાંથી તમારા પિતાના ઘરે કેમ છું મારો મહેલ ક્યાં રાણી કે માફ કરજો રાજાજી પણ આપે જ કહેલું ને મને કે તમારી કોઈ સૌથી વાલી ચીજ હોય તે સાથે લેતા જાજો એટલે મારે મન તો તમે સૌથી વાલા અને તમે સૌથી કિંમતી છો એટલે હું તો તમને જ લેતી આવી અરે વાહ આ સાંભળીને રાજા તો હસી પડ્યા હો પણ મને લાવ્યા કેવી રીતે રાજાએ પૂછ્યું તો રાણી કે તમને દૂધ પીવડાવીને તમે દૂધ પીધું એટલે તમે તો ઊંઘી ગયા એટલે ઊંઘી ગયા પછી રથમાં સાથે લઈને આવી ગઈ હું તો મારા પિતાને ઘેર આ સાંભળીને રાજા રાણીની ચતુરાય અને એના પ્રેમ ઉપર ખૂબ રાજી થયા હો ભાઈ પછી તો રાણીને લઈને પાછા પોતાના મેલ તરફ આવ્યા અને પછી તો ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું અને ઉપરથી પીધું દૂધ તો ભાઈ રાણીએ કેવી ચતુરાઈ વાપરી તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો